એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના નાના ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો પૂજા બેન આવ્યા છે નાનકુડા નાનકુડા એવા વાર્તા સાંભળવા માટે આવો આવો પૂજા બેન અરે બાળ દોસ્તો તમને ખબર છે આજે આ પૂજાબેનનો જન્મદિવસ છે પૂજાબેન તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ હો ભાઈ ખુશ રહો રાજી રહો અને બધાને રાજી રાખો ભાઈ અને પૂજાની સાથે દીક્ષા કૃષ્ણ રાજન ઈવા અને તોષા પણ વાર્તા સાંભળે છે બોલો ઓહો હો તો ટાબરી આવો આજે હું તમને એક સુંદર મજાની વાર્તા કહીશ ધ્યાનથી સાંભળજો રમણલાલ સોનીની આ વાર્તા છે તેમણે મને કહી છે અને હું તમને કહું છું વાર્તાનું નામ છે ઘુવડની સલાહ તમે ઘુવડ જોયું છે ને હા ન જોયું હોય તો તમારા મમ્મી પપ્પાને ને શિક્ષકને કહેજો તમને બતાવશે તો સાંભળો એક હતો ઘુવડ પંખી એ તો એક ઝાડની બખોલમાં બેઠો હતો તેવામાં તેણે નીચે જમીન પર વાંસનો છોડ ઉગતો જોયો હો તેણે બૂમ પાડીને જંગલના બધા પંખીઓને ભેગા કરીને કહ્યું અરે ઓ પંખીઓ આ પેલા ઉગતા વાંસને પકડો અને એને મૂળમાંથી ઉખાડીને ફેંકી દો એ તમારો દુશ્મન છે દુશ્મન પંખીઓએ કહ્યું એ અમારો દુશ્મન કેવી રીતે અરે એ વાંસ તો બાપડો ટચુકડો નાનકુડો ઠીંગણો એવો છે ઘુવડ કે કાલે મોટો થશે અને એમાંથી તીર કામઠા બનશે તીર કામઠા પંખીઓએ હસીને કહ્યું કામઠા બને તેથી અમને શું ભાઈ ઘુવડ કે બીજી પણ એક વાત મારે તમને કહેવાની છે આપણે નદી કિનારે પેલા બરુનું ઘાસ ઉગે છે ધારદાર તીક્ષ્ણ અણીવાળું એને મૂળમાંથી ઉખાડીને ફેંકી દો પંખીઓને આ સાંભળીને ખૂબ શું આવ્યું હો ભાઈ એમને થયું કે આ ઘુવડ સાલો ખૂબ ભણી ભણી અને આજે એને ખૂબ ભટકી ગયું લાગે છે ફટકી ગયું લાગે છે ગાંડો થયો કે શું એમણે કહ્યું કેમ ભાઈ એ બરુનું ઘાસ પણ અમારો દુશ્મન છે શું ઘોડ કે હા એ તમારું પાક્કું દુશ્મન છે વાંસના કામઠા પર ચડીને બરુનું ઘાસ તીર બનીને ઉડીને તમને મારશે કરતો પંખીઓને આ બહુ ગમ્મતની વાત લાગી હો એમને તો હસવું આવ્યું પૂજા પૂજાબેન એમણે કહ્યું બરુ ઉડશે કેવી રીતે એને કઈ પાંખો છે બરુના ઘાસને ઘુવડ કે તમારા પીછાની મદદ લઈને ઉડશે પીછા છે રૂડા રૂપાળા પણ એનામાં વિવેક બુદ્ધિ નથી એટલે તો હું તમને કહેતો રહું છું કે તમે તમારા પીછા વેરવાનું બંધ કરો ખંખેરવાનું બંધ કરો પીછા આ પેલો ગાંડા જેવો માણસ જંગલમાં ફરે છે જોયો એ શું કરે છે તમને ખબર છે એ તમારા વેરાયેલા પીંછા ભેગા કરે છે અને આ વાંસ અને બરુના ઘાસ ક્યારે મોટા થાય તેની રાહ જુએ છે પછી એ બરુના તીર બનાવશે અને તેના છેડે તમારા જ પીંછા બાંધશે તમારા પીંછાને લીધે એ તીર તમારા કરતા પણ વધારે ઝડપથી હવામાં ઉડશે અને તમને ફટકી પાડશે ફંકીઓએ હસીને કહ્યું ઓહો હો હો હો ઓહો કેવી મો માથા વગરની વાત કરો છો તમે અમારા મરી ગયેલા પીછા અમારા કરતા વધારે ઝડપથી ઉડે એમ એવું તો કદી બને ખરું સાવ ગપ્પા મારો છો તમે તો ખુવડ કહે ગપ નહીં ગપ નહીં બહુ ભણી ભણીને સાચી વાત કરું છું ભાઈ પૂરા ભણ્યા લીધા પછી પૂરો અભ્યાસ કર્યા પછી જ આ બધું હું કહું છું લો બોલો ભિક્ષાબેન આવું કયું ઘુવડ પંખીઓ કે અમને તો તમારું ખસી ગયું લાગે છે સાવ ઘુવડ કાંઈ બોલ્યો નહીં હો ભાઈ અને પછી તો રાજનભાઈ પૂજાબેન સાંભળજો આ વાતને કેટલોક વખત વીતી ગયો વાંસ મોટો થયો અને પાક્કો થયો એટલે પેલો ગાંડો માણસ તે કાપી ગયો તેવી રીતે તે બરુનું ઘાસ પણ કાપી ગયો અને પછી એક દિવસ અચાનક તેણે વનમાં હાહાકાર ફેલાવી દીધો ભાઈ કામઠી પર તીર ચડાવીને તેણે આકાશમાં ઉડતા પંખીઓને નીચે પાડવા માંડ્યા સાટ સાટ સાટ સાટ પંખીઓને હવે ઘુવડની વાત યાદ આવી તેઓ હવે ઘુવડની પાસે ગયા અને બોલ્યા ઘુવડ મહારાજ કુંવર મહારાજ પેલે દિવસે અમે તમારી મશ્કરી કરી પણ હવે નથી પેલો દુષ્ટ માણસ કામઠી પર તીર ચડાવીને છોડે છે ને અમને આકાશમાંથી ઉડતા હેઠે પાડે છે એના હાથમાંથી બચવાનો હવે અમને કોઈક રસ્તો બતાવો પૈસા ઘુવડ મહારાજ ઘુવડે માથું ધુણાવીને કહ્યું કોઈ રસ્તો નથી તમારા જ શરીરના પીછા દુશ્મનના દળમાં જઈને ભળ્યા છે એટલે હું લાચાર છું કોઈ રસ્તો નથી પંખીઓએ કહ્યું તો શું તમે હવે અમને કંઈ જ સલાહ નહીં આપો ઘુવડ કે સલાહ આપવાનો પણ સમય હોય છે એ સમય જો એકવાર ગયો તો ફરી પાછો આવતો નથી તમે બધાએ ત્યારે મારું માનવું નહીં અને મારી ઉપર હાંસી કરી મારા ઉપર હસ્યા પણ એ સમય હવે જતો રહ્યો હવે હું માત્ર એટલું જ કહી શકું છું કે ચેતીને ચાલજો ધ્યાન રાખજો પંખીઓ તો બધા નિરાશ થઈને ઘેર પાછા ફર્યા તો ભાઈ આ ઘુવડની વાત માની નહીં આ પંખીઓએ એટલે બધા હેરાન થયા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને પૂજાબેન દીક્ષાબેન કૃષ્ણ ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો અને વેલા વેલા આવી જજો પાછા આવજો